એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો નચિકેતા દેવીના બેનપણી આ વિદુષી બેન આવ્યા છે ઓહો હો હો અને વિદુષીની સાથે એનો ભાઈ વૈભવ પણ છે સાંભળો સાંભળો મારા નાના નાના ટાબરિયાઓ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ કોની છે ખબર છે અરે ભાઈ વંદના શાંતુ ઇન્દુની વાર્તા છે બહુ સરસ વાર્તા છે હો ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે કૂતરાને આવ્યું સપનું <laughs> લો બોલો કૂતરા નહીં સપના આવે હો હા આપણને આવે તો કૂતરાને તો આવે જ ને હે નચિકેતા દેવી સાંભળજો કૂતરાને આવ્યું સપનું આ સખપુર કરીને એક ગામ તેની ગલીમાં લાલિયો કૂતરો રહે અને કુંભારને ત્યાં મોતિયો ગધેડો રહે લાલિયો શેરીમાં રખડતો હોય ત્યારે મોતીઓ તેની પીઠ ઉપર વજન લઈને તેના માલિક સાથે ત્યાંથી નીકળે અને ભાર લાગતો હોય છતાંય લાલિયા કૂતરા સાથે વાતો કરવા આ મોતીઓ ગધેડો ઊભો રહી જાય એટલે તે બીજા ગધેડાઓથી પાછળ રહી જાય આથી કુંભાર એને બે ત્રણ ડફણા વધારે મારે હો હાલતો થા હાલતો થા ઊભો રહી જાય છે તે સાંજ પડે એટલે કુંભાર ગધેડાઓને છૂટા મૂકી દે ત્યારે મોતીઓ અને લાલીઓ નીકળી પડે ફરવા ગામના પાદરે આવેલી બેટીયું નદીએ જાય આ નદી એટલે વિશાળ પથ્થરોનું જંગલ જ જોઈ લો ભાઈ આડા અને ઊભા ઊભા અને આડા આડા અને ઊભા છીપરાઓથી ભરેલી નદીઓ ચોમાસામાં તેમાં પૂર આવે ત્યારે ત્યારે પાણી અને પથ્થર જોર જોરથી વાતો કરતા હોય ને એવું લાગે હો આ નદીનો અવાજ દૂર સુધી સંભળાય એકવાર લાલિયો કૂતરો અને મોતિયો ગધેડો ચોમાસાના દિવસોમાં નદીએ ફરવા આવ્યા નદીની ઉપરવાસ વરસાદ પડ્યો હશે એટલે નદીમાં ઓચિંતું જોરદાર પૂર આવ્યું હો ભાઈ આ પેલા બંનેને આની ખબર નહીં એટલા બધા ગામ ગપાટા મારવામાં મશગુલ હતા તેઓ બેઠા હતા તે ઊંચા પથ્થર સુધી પાણી આવી ગયું એવામાં લાલ્યો કૂતરો કે મોતિયા મને તો સપનું આવે છે મોતિયો કે હે શું દેખાય છે કે ને લાલ્યો કૂતરો કે કે ચારે બાજુ પાણી છે ઠંડુ ઠંડુ લાગી રહ્યું છે અને મજા આવે છે મજા અને મારી સામે તું બેઠો છે મોતીઓ કે વાહ વાહ વાહ વાહ આવું સપનું તો મને આવવું જોઈએ મને આવવું જોઈએ આ તારી સાથે વાતો કરું છું એમાં મને આજકાલ ડફણા બહુ પડે છે ઓ લાલિયા અને એમાં બળતરા બહુ થાય છે મારાથી તો ચાલી પણ ક્યાં શકાય છે આ જોને એ તો તારા ટેકે ટેકે અહીં આવ્યો તારા શું તારા ટેકે ટેકે મને નથી લાગતું કે અહીંથી ઊભો થઈ શકું હવે ત્યાં તો લાલ્યો કૂતરો ઊભો થઈ ગયો ને બોલ્યો અરે મોતિયા આ સપનું નથી આ સપનું નથી આ તો સાચો સાચ પૂર છે ચાલ ભાગ અહીંથી મોતિયો ગધેડો કે અરે ભાગવાની વાત ક્યાં કરે છે મારાથી તો ચલાતું જ નથી અરે લાલિયા મને મૂકીને ન જતો હો તું તો મારો ભાઈબંધ છે તારા માટે તો હું રોજ માર ખાઉં છું લાલ્યો કે તું જ કહે તને કેમ બચાવું હું મારી જાતને બચાવું કે તને બચાવું તું મારા માટે થઈને માર ખા એવું મેં તો તને કોઈ દિવસ કહ્યું નથી આમ કહીને લાલ્યો પાણીમાં કૂદી પડ્યો અને તરતો તરતો સામે કિનારે પહોંચી ગયો મોતીયો ગધેડો તો પાણીમાં તણાવા લાગ્યો હો ભાઈ તેને તરતા તો આવડતું હતું પણ માર ખાઈ ખાઈને બિચારાનો એક પગ સાવ ખોટો થઈ ગયો હતો એટલે એ તો તરી શકે એમ નહોતો તેના સારા નસીબે એ ખૂબ મોટા ઊંચા છીપરાની ઓથમાં એ તો આવી ગયો જેમ તેમ કરીને માથું ઊંચું કરીને નાક બચાવતો રહ્યો અને શ્વાસ લેતો રહ્યો એ તો ધીમે ધીમે પાણી ઓસરી ગયા મોતીયો ગધેડો માન માન કિનારે આવ્યો ડગુ મગુ થતો ઘરે પહોંચ્યો કુંભાર તો જોયા કર્યા વગર ગધેડાને માર મારવા લાગ્યો માર મારવા લાગ્યો મોતિયાને તો પડ્યા ઉપર પાટું જેવું થયું ભાઈ એને પોતાની જાત ઉપર ભારે ગુસ્સો આવ્યો એને થયું કે આના કરતા તો મરી ગયો હોત તો સારું થાત આ તે કઈ જિંદગી છે પણ હવે બચી જ ગયો છું તો લાલિયા કૂતરાને તો જોઈ લઈશ અને ભાઈ હવે થયું એવું કે લાલિયો પણ મોતિયાને આવતો જુએ એટલે ભોંઠો પડીને આમ તેમ સંતાઈ જાય એટલે મોતિયાને ડફણા ઓછા પડવા લાગ્યા એમ કરતા કરતા શિયાળાના દિવસો આવ્યા કડકડતી ઠંડી પડવા લાગી લાલિયો કૂતરો શેરીમાં ટાઢે ઠરવા લાગ્યો પણ કરે શું તૂટ્યું વાળીને જમીનમાં ખાડો ખોદીને કૂતરો તો પડ્યો રે લાલિયો તો હવે મોતિયા ગધેડાએ બદલો લેવાનો વિચારી રાખેલું હો તેણે ચમારને ત્યાં ગધેડાની ખાલ સુકાતી જોઈ હતી ત્યારે જેને શું કરવું એ તો સમજાઈ ગયું હતું એક દિવસ ભયંકર ઠંડી પડી ગામ આખું ઘરમાં ભરાઈને ઊંઘી ગયું ત્યારે મોતિયો ચમારને ત્યાંથી ગધેડાની ખાલ લઈ આવ્યો ગધેડાનું મરેલા ગધેડાનું ચામડું લઈ આવ્યો અને લાલિયા પાસે આવ્યો ઠંડીમાં ટૂંટિયું વાળીને સૂતેલા લાલિયા કૂતરાની ઉપર આ મરેલા ગધેડાની ખાલ ઓઢાડી દીધી ઉપરથી પગે ને પૂંછે ગળે દોરી બાંધી દીધી ને નીકળી ગયો એ તો ત્યાંથી લાલિયાને એમ કે કોઈક જીવ દયા વાળા એને ધાબળો ઓઢાડી રાખ્યો છે એટલે એ તો શાંતિથી પડ્યો રહ્યો મોતિયો ગધેડો ત્યાંથી ચાલ્યો ગયો અને ખૂણામાં સંતાઈ ગયો વહેલી સવારે હજુ તો સહેજ અંધારું હતું ત્યાં જ કુંભાર ઉઠો અને વાડામાં મોતિયાને જોયો નહીં એટલે તો ગલીમાં આવ્યો ગલીમાં ગધેડાની ખાલ ઓઢેલા લાલિયા કૂતરાને એણે જોયો કુંભારને કાંઈ થોડી ખબર હતી કે આ તો કૂતરો છે કુંભારે તો એને મોતિયો માની લીધો એટલે એ તો એને મારવા જ લાગ્યો મારવા જ લાગ્યો અને મોતિયો તો કાવ કાવ કરતો મંડો ફસવા તેમ તેમ કુંભાર એને વધારે મારવા લાગ્યો મારતો જાય ને બોલતો જાય મારતો જાય ને બોલતો જાય કૂતરાની ભાઈબંધી કરીને કૂતરાની જેમ ભસતા શીખી ગયો છે જો મજા કરાવું તને એટલે કાન પકડીને વાડામાં લઈ ગયો અને રોજ કરતા બમણું વજન એની માથે નાખ્યું લાલિયાને તો ભસવાના હોશ પણ ન રહ્યા હો મોતિયો ગધેડો એક ખૂણામાં ઊભો ઊભો આ બધું જોતો હતો ભાઈ જેવો કુંભા આગો ગયો કે તરત તે લાલિયા કૂતરા પાસે આવ્યો અને બોલો કા ભાઈ બાન મજા પડે છે ને <laughs> લાલિયો મોતિયાનો અવાજ ઓળખી ગયો અને બોલો આ કુંભાર કેમ મને ગધેડો સમજે છે મોતિયો ગધેડો કે કે હમણાં નહીં સાંજે કહીશ એમ કહીને તો ચાલ્યો ગયો લાલિયાને આખો દિવસ ડફણા ખાવા પડ્યા હો સાંજ સુધીમાં બિચારો અધમુઓ થઈ ગયો સાંજે મોતિયો ગધેડો પાછો આવ્યો ને કે ચાલ નદીએ ફરવા લાલિયા કૂતરાએ તો ના પાડી એટલે મોતિયો ગધેડો બોલ્યો તો રે કાયમ કુંભારને ત્યાં ડફણા ખાવા લાલિયો તો રાડ પાડીને કે ના ના મને બચાવ હું તારી સાથે આવું છું ભાઈ સાહેબ પછી તો બંને જણા નદી આવ્યા નદીના પાણીમાં લાલિયાને મો જવાનું કહ્યું મોતિયાએ કે જો નદીના પાણીમાં લાલિયો પોતે જ પોતાને ઓળખી ન શક્યો એ તો બિલકુલ આબે હૂબ ગધેડો લાગતો હતો તે બધી જ વાત સમજી ગયો પોતે કરેલી લુચ્ચાઈ એને યાદ આવી ગઈ તે મોતિયાના પગમાં પડી ગયો ત્યારે મોતિયો બોલો અરે દોસ્તનું સ્થાન પગમાં નહીં પણ અહીંયા મારા હૃદયમાં છે માટે મારા ભાઈબંધ ગળે લાગી જા ચાલ ચાલ હવે મને ભેટી જા બોલો લો મોતિયો ગધેડો તો આવો સારો હતો પછી તો બંને દોસ્તારો ભેટી પડ્યા લાલિયાના માથેની ખાલ ખેંચી લેવામાં આવી અને બંનેની ભાઈબંધી કાયમ રહી હો ભાઈ બંને પાક્કમ પાક્કા ભાઈબંધ બની ગયા પછી તો તો ભાઈ તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું હો આવજો